એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદના પાલડીમાં બેઠા બેઠા પ્રથમ અને કિયાન વાર્તા સાંભળે છે આવો આવો પ્રથમ કિયાન અને વળી યુનય પણ વાર્તા સાંભળે છે આવો આવો યુનય આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે આળસુ છોકરો આ એક હતો છોકરો ભારે આળસુ તેને નિશાળે જવું ગમતું નહીં એની સાથે કોઈ રમનાર નહીં હોવાથી એ એક દિવસ કોઈની રાહ જોતો રસ્તા ઉપર ઊભો હતો એવામાં એને એક ડાઘ્યો કૂતરો મળ્યો કરતો જતો હતો ને કૂતરાને જોઈને છોકરો કે કેમ ડાઘ્યા તું મારી સાથે રમીશ ડાઘ્યો કે ના રે ભાઈ મારે તો બહુ કામ છે મારે મારા શેઠના ઘરની ચોકી કરવાની છે જો હું તારી સાથે રમવા રહું તો મારા શેઠના ઘરમાંથી ચોર સુખેથી ચોરી કરી જાય તો એમ કહીને કૂતરો તો ચાલ્યો ગયો હો ભાઈ છોકરો ચકલીને જોઈ ગયો ચકલીને જોઈને કે ચકલીબાઈ ચકલીબાઈ તમે મારી સાથે રમવા આવશો ચકલી કે ના રે ભાઈ હું કંઈ તારી પેઠે કામ વિનાની નથી મારે તો હજુ મારા બચ્ચા માટે દાણા લેવા જવું છે અને માળો બનાવવા માટે ઘાસના તણખલા રૂ અને ઊન લાવવાનું બાકી છે મારે તો આટલું કહીને ચકલી તો બ્રર કરતી ઉડી ગઈ એટલામાં છોકરાએ મધમાખીને જોઈ અને મધમાખીને જોઈને કે મધમાખી બાઈ મધમાખી બાઈ તમે અહીં તહીં ઉડ્યા કરો છો તેના કરતાં મારી સાથે રમવા ન આવો મધમાખી કે અરે ભાઈ મને તો જરાય નવરાશ નથી મારે હજુ બાગમાં જવાનું છે બગીચામાં જવાનું છે અને ત્યાં જઈને ફૂલો ઉપર બેસવાનું છે પછી ફૂલનો રસ ચૂસી ચૂસી તે રસમાંથી મધ અને મીણ બનાવવાના છે ભાઈ મારે મન તારી સાથે રમવા રહેવું પરવડે એમ નથી મને પોસાય નહીં હું કઈ નવરી નથી તારી જેવી અને એ તો મધમાખી તો ગણ ગણ ગણ ગણ ગણ ગણ કરતી એકદમ ઉડી ગઈ થોડીક વાર થઈ તે છોકરાએ ઘોડાને જોયો ઘોડાને તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો આવતો જોઈને છોકરો કે ઓ ઘોડાભાઈ ઓ ઘોડાભાઈ તું મારી સાથે રમશે ઘોડો કે ભાઈ મારે તો મારા શેઠને આજે બીજે ગામ લઈ જવાના છે મારા ઉપર બેસાડીને એ ગામ ઘણું દૂર છે તેથી મારે જલ્દી જવું જોઈએ મને તારી સાથે વાત કરવાની નવરાશ નથી સેજ પણ સમય નથી એમાં વળી રમવાની નવરાશ ક્યાંથી કાઢું તારી જોડે એમ કહીને ઘોડો તો તબડાક તબડાક તબડાક તબડાક કરતો ચાલ્યો ગયો થોડીક વાર થઈ તે છોકરા એક ગધેડાને જોયો છોકરો ગધેડાને જોઈને કે આ ગધેડાને કઈ કામ નહીં હોય એટલે એણે ગધેડાને રમવા બોલાયો ગધેડો આવીને કે છોકરા તું મારા કરતાં પણ ખરાબ જણાય છે લોકો મને મૂર્ખ કહે છે પણ હું તારા જેવો આળસું નથી એ જાણીને આજે મને આનંદ થાય છે કે તારા જેવી આળસ તો મને પણ નથી મને તારી પેટે વખત નકામો કાઢવો પરવડે એમ નથી ભાઈ જો હું તો બબડ્યા વિના દરરોજ મારું કામ કર્યા જ જાઉં છું કુંભારવાડેથી ઈંટો નળિયા ઘડા તાવડી જાત જાતના માટીના રમકડા વગેરે અનેક ચીજો ખેંચી લાવું છું મારે હજી બહુ કામ છે આચી આચી એમ ભૂંકતો ભૂંકતો ગધેડો તો ચાલો ગયો ભાઈ ગધેડાના શબ્દો સાંભળીને એ છોકરો તો ઘણો શરમાઈ ગયો હો અને વિચાર કરવા લાગ્યો અરે રે હું તો પશુ પંખી અને જીવ જંતુ કરતાં પણ ખરાબ નીકળો કે શું હું એટલો બધો આળસુ છું કે એ બધાથી હું ઉતરતો છું મેં આટલા બધા દિવસ નકામા ગુમાવ્યા તે શું ઠીક કર્યું આમ પસ્તાતો પસ્તાતો એ તો પોતાને ઘેર ગયો અને બીજા દિવસથી નિશાળે જવા લાગ્યો અને તમારી જેમ બાળ દોસ્તો મહેનત કરીને ભણવા લાગ્યો ભાઈ તો આવી હતી આ આળસુ છોકરાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા કરી જાઓ આવજો